કન્વર્ટ કરવાના અઢારમો અધ્યાય અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ એમાં સૌથી પહેલા અર્જુનજી પ્રશ્ન કરી રહ્યા છે કે સંન્યાસ અને ત્યાગ એ બંને જે તત્વ છે એ બંનેનો પૃથક રીતે મને જાણવું છે એટલે વિવેકથી એ ભગવાનને કહી રહ્યા છે હવે ભગવાન કહી રહ્યા છે કે કામ્ય કર્મના ત્યાગને કવિઓ સંન્યાસ કહે છે અને વિચક્ષણ પુરુષો એ સર્વ કર્મના ફળના ત્યાગને ત્યાગ કહે છે ત્યાર પછી કેટલાક બુદ્ધિમાનો દોષ વાળું કર્મ ત્યાજ્ય છે અને બીજાઓ યજ્ઞ યજ્ઞદાન તપરૂપી કર્મનો ત્યાગ ન કરવો એમ કે છે ત્યાર પછી ત્યાગના ત્રણ પ્રકાર બતાવે છે અને પાંચ થી છ શ્લોક એની અંદર ભગવાન ત્યાગ સંબંધી પોતાનો નિશ્ચય અર્જુનને કહે છે પછી સાત થી નવ શ્લોકની અંદર ત્રણ પ્રકારના ત્યાગ કહે છે ત્યાર પછી સત્વમાં સમ્યક હવે દસમા શ્લોક ની અંદર કહે છે કે સત્વમાં સમ્યક આવેશ વાળો બુદ્ધિમાન જેના સંશયો દૂર થયેલા છે તેઓ ત્યાગી અકુશળ કર્મોનો દ્વેષ કરતો નથી અને કુશલમાં આસક્ત રહેતો નથી એટલે અહીં આગળ સાત્વિક ત્યાગના લક્ષણો કર્યા ત્યાર પછી કયા ત્યાર પછી દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ શક્ય નથી પરંતુ જેને કર્મના ફળનો ત્યાગ કરેલો છે તે ત્યાગી છે છે ત્યાર પછી અત્યાગીઓને એટલે કે ત્યાગ નથી કરેલા તેઓએ અનિષ્ટ ઇષ્ટ અને મિશ્ર એ ત્રણ પ્રકારનું કર્મ ફળ મરણ પછી પ્રાપ્ત થાય છે તેઓને પરંતુ જે સંન્યાસી છે એમને કોઈ સમયે એ ફળ પ્રાપ્ત થતું નથી ત્યાર પછી સર્વ કર્મની સિદ્ધિના માટે સાંખ્ય સિદ્ધાંતોના પાંચ કારણો કહે છે ત્યાર પછી જે કેવલ આત્માને કર્તા તરીકે જોવે છે તે દુર્બુદ્ધિ વિવેક બુદ્ધિ રહિત હોવાથી સત્યને જોતો નથી ત્યાર પછી શ્લોક અઢારમાં જ્ઞાન ધ્યેય અને પરિજ્ઞાતા આમ ત્રણ પ્રકારની કર્મની વિધિ છે કરણ કર્મ અને કર્તા એ ત્રણ પ્રકારના કર્મનો સંગ્રહ કે છે ત્યાર પછી ગુણોના ભેદથી જ્ઞાન કર્મ અને કરતા એ સંખ્યા શાસ્ત્રમાં ત્રણ પ્રકાર કહેલા છે ત્યાર પછી વીસ એકવીસ અને બાવીસ એમાં સાત્વિક રાજસ અને તામસ એ સાત્વિક જ્ઞાનના પ્રકાર બતાવ્યા ત્રણ પ્રકારે સાત્વિક રાજસ અને તામસ ત્યાર પછી ત્રેવીસમો છે અધ્યાય એવું લઉં છું नित्यं सङ्ग्रहितम् अरागद्वेषतः कृतम् અફલમ પ્રેપ્સુના કર્મ યત્ત સાત્વિકમ ઉચ્યતે ફળની ઈચ્છા નહીં રાખનારે આસક્તિ વિના તથા રાગ દ્વેષ વિના જે નિયત કર્મ કરેલું હોય તે સાત્વિક કહેવાય છે વિવેચન શ્રુતિમાં પોતાના વર્ણ તથા આશ્રમનું જે નિયત એટલે કે નિયમ પ્રમાણે કરવાનું કર્મ કહેલું હોય છે તેવું કર્મ હું કરતા છું એવી આસક્તિ વિના તથા કર્મથી પ્રાપ્ત થવાના યશ તથા અપ્યસ પ્રતિપ્રીતિ અથવા દ્વેષ વિના ફલની ઈચ્છા નહીં રાખનાર પુરુષે કરેલું હોય તે સાત્વિક કહેવાય છે હવે અહીંયા આગળ સાત્વિક કોને કહેવાય છે જે કર્મ સાત્વિક છે એટલે અહીંયા ઉપર કીધું હતું કે આ ત્રણ શ્લોક છે એ અનુષય કર્મના સાત્વિક છે તો કોને શાસ્ત્રી કીધું તો કે જે શ્રુતિમાં બતાવેલું છે કે આ વર્ણ અને આશ્રમ છે એ પ્રમાણે આ વર્ણનો હોય તેને આ કાર્ય કરવાનું એવી રીતે જે ચાર ભેદ બતાવ્યા છે એ પ્રમાણે જે જે વર્ણનો અને જે આશ્રમનો હોય એ પ્રમાણે એ જે કાર્ય કરે અને એમાં એને કરતાપણાનું અભિમાન ના હોય કે હું કરી રહ્યો છું એવી આસક્તિ ના હોય અને એ જે કર્મ કરે છે તો એ સાત્વિક કહેવાય પણ જે પ્રતિ ને પ્રીતિ કીધું છે ને એ મને ઉપર કીધું ને કર્મથી પ્રાપ્ત થવાના યશ અથવા અપ્યસ પ્રતિ પ્રીતિ અથવા દ્વેષ વિના પ્રતિ પ્રીતિ એવું પ્રતિ પ્રીતિ પણ અહીંયા એવું નથી લખ્યું અભ્યસ પહેલા લખ્યું છે અને પછી પ્રત્યે અને કૃતિ છે તો બંને માટે વપરાશે ને પરિચય <laughs> એટલે આગળ આપણે કીધું કે જ્ઞાન ની વાત થઈ ગઈ આગળ જ્ઞાન ધ્યેય અને ક્યાંક પરિજ્ઞાતા જે વાત હતી એ ક્યાંક સાત્વિક રાજસ અને તામસ ત્રણની વાત થઈ ગઈ એટલે અહીંયા જે સાત્વિક કહી રહ્યા છે કે જેને આવું જે કરતા છે એટલે આને અહીંયા પરિજ્ઞાતાની જ વાત થઈ રહી છે કર્મની હવે કર્મ બતાવ્યું હવે કર્મની એટલે આને સાત્વિક કર્મ કહેવાશે આવું જે માનીને જે કરી રહ્યો છે તે કર્મ આની ઉપરની ઉત્થાનિકા છે અહીંથી ત્રણ શ્લોકથી અનુષ્ઠેય કર્મના સાત્વિક વગેરે ત્રણ ભેદો કહે છે કર્મ આમ તો ભગવાને બહુ સિસ્ટમેટિક કર્યું છે આવી ગયું એટલે હવે ક્રમ પ્રાપ્ત હવે રાજસ કર્મ કહી રહ્યા છે કર્મ સહંકારેણ વાપુન ક્રિયતે બહુલાયાંતમ તદ રાજસમ ઉદાહ્યતમ પરંતુ ફળની ઈચ્છાથી અથવા તો અહંકાર સહિત જે બહુ શ્રમવાળું કર્મ કરવામાં આવે છે તે રાજસ કહેલું છે વિવેચન ફળની ઈચ્છાથી અથવા હું આ કર્મનો કરતા છું આ મારું કર્મ છે એવા અહંકારથી બહુ શ્રમવાળું જે કર્મ કરવામાં આવે તે રાજસ કર્મ કહેવાય એટલે અહીં આગળ એવું કહી રહ્યા છે કે જે કોઈ કર્મ કરી રહ્યો છે પણ એને એવું છે કે આ મને ફળની ઈચ્છાથી કોઈ પણ કર્મ કરે છે અથવા તો એને એવો અહંકાર છે કે આ હું જ કરું છું એમ અહંકાર સહિત કરી રહ્યો છે કે હું આ કરીશ તો મને આ મળશે ને આ મારે જ કર્મ છે એટલે કે આ મારે જ કરવાનું છે એમ એવો જેને અહંકારથી કરી રહ્યો છે એ રાજસ કર્મ છે વિચાર કેવી રીતે કરવાનો એટલે એને ગમે તેટલો શ્રમહિત થઈ જઈએ તોય પણ એને એવું કામ મારું કાર્ય છે એટલે હું જે કરીશ બીજાને નહીં આપું એમ એટલે એને એવો અહંકાર છે ને કે ગમે તેટલું શ્રમ વાળું છે તો પણ એ પોતે જ કરશે એવું એને અહંકાર રહેશે એ જીવને રાજસ કર્મ વાળાને રાજસ ભાવ હશે એ જે કર્મ કરશે એટલે સત્સોમેવ યજ્ઞ જેવા યજ્ઞ જે છે એ કર્મ જે છે એ એ રીતનું એના માટે ખૂબ ક્રમ એ રાજસ છે એ સકામ છે તે રાજસ છે અને અહંકાર સહિત થયેલા છે તે રાજસ છે કોઈ પણ તમે ક્રમ કર્મ કરો છો ક્રમ તો થાય જ નહીં આમાં ક્રમ કેવું પણ એને એને ગમે તેટલું કષ્ટ પડશે ને તોય પણ એને એવું હશે કે મારું કર્મ છે એટલે મને જ કરવાનું પેલો સાત્વિક વાળો હશે એ તો એને શ્રમ થશે તો બીજો કોઈ કહેશે તો પણ એને કહેશે હા કઈ નહીં ચલો સાવ એટલે ઓછી મહેનતે કે જે કંઈ થતું હશે એ પેલો કરી લેશે સહજતાથી અને જ્યારે રાજસ એ નહીં છોડે રોપવે હોય તેમ છતાં પણ કોઈ વ્યક્તિ ચડીને જવાનું ઈચ્છા કરે રાજસ્થાન બનાવીએ સહજ સિદ્ધ થાય તે સાત્વિક શ્રમ સાધ્ય હોય એ રાજસ અચ્છા આવું છે તો કરવું જ નથી આપણે તો આ બેઠા તો તામસ

તમે બે માં મૂકી દેજો હા અનુબંધ ક્ષય હિંસા અનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદ આરભ્યતે કર્મ યત તત તામસમ ઉચ્યતે અનુબંધ ક્ષય હિંસા તથા પૌરુષ નો વિચાર કર્યા વિના મોહથી કર્મ આરંભાય છે તે તામસ કહેવાય છે વિવેચન અનુબંધ એટલે કે કર્મ કર્યા પછી તેનું પ્રાપ્ત થતું ફળ શુભ અથવા અશુભ ફળ અથવા અનુબંધ વગેરેનો વિચાર કર્યા વિના મોહથી જે કાર્ય જે કર્મ આરંભાય તે તામસ એટલે જે જે કર્મ કર્યા પછી જે શુભ છે કે અશુભ છે એવું વિચાર કર્યા વગર મોદી જે કાર્ય કર્મ કરે તે તામસ કહેવાય છે તે તામસ કર્મ છે એમ નહીં કહી રહ્યા છે મુક્ત સંગો સંઘો તો <laughs> અહીંયા કોઈ હા જી ધર્મ પ્રણામ અહીંયા ઉત્થાનિકામાં જે ત્રેવીસ થી પચીસ લોક અનુષ્ઠેય કર્મ કીધું તો અનુષ્ઠેય કર્મ નો અર્થ શું થશે જીજી કરવાના કરવાના ક્રમ જીજી વિચાર વિના મોંથી જે કર્મ આરંભ પણ અંદર ફલનો તો વિચાર કરે છે ને વ્યક્તિ જે પણ નથી કરતા એની એમાં ચોથું જે કોઈ તામસી છે આગળ આપણે એની રીતે વ્યાખ્યા કરીએ કે યક્ષાદીનું પૂજન કરવા વાળા હોય કે એવા ભૂત પિશાચનું પૂજન કરે એવા તામસી દેવતાઓનું પૂજન કરે તો એ પૂજન દ્વારા એ લોકો એવા તામસી ફલને તો ઈચ્છે છે ને તો જે એ કર્મમાં પ્રવૃત્તિ થાય એ યજનના ભેદ છે આ કર્મના ભેદ કર્મમાં જે હું કોઈ પણ કર્મ કરું મારા મનમાં એ જેમ તામસી છે ચલો સાત્વિક વ્યક્તિ ઉદ્ધવતી માટે પ્રયત્ન કરે ચલો મારો મોક્ષ થઈ જાય એવી કોઈ ઈચ્છાથી કર્મથી કરતા હોય તામસી રાજસી હોય એ લોકો એવી ટેન્ડન્સી ના હોય પણ કોઈ ફળની વૃત્તિ તો એમના મનમાં હોય જ નહીં બોલાવી દ્રષ્ટ નહીં આવતો એટલે તામસી માટે અહીંયા કીધું ને કે અનુબંધ એટલે કર્મ કર્યા પછી તેનું પ્રાપ્ત થતું શુભ અથવા અશુભ ફલ એવા અનુબંધનો પણ એ લોકો વિચાર ન કરે તો જેમ અધિકારી છે વિષય છે સંબંધ પ્રયોજન એમ એ રીતે આપણે અનુબંધ ચતુર્થ બોલીએ છીએ તો ચલો અધિકારીનો વિચાર એ ન કરતા હોય કોઈનો પણ ન કરે પણ એ કર્મ દ્વારા એમને જે ફલ પ્રાપ્ત કરવું છે એની વૃત્તિ તો મનમાં હોય તો જ કર્મનો આરંભ કરે હા પણ આ બધા કઈ એક જ લક્ષણ નથી સામુદાયિક લક્ષણ છે એટલે આમાં અંતમાં ભગવાન કહી રહ્યા છે કે જે મોહથી થઈ રહ્યા છે તે મોહ એમાં ગણી લેવાનું અગર ક્યાં કેલ્ક્યુલેશન હોય પણ કેલ્ક્યુલેશન મૂળતા વાળું થાય તો પણ તામસ છે બાકી તો એ જ છે ને કે જે શાસ્ત્ર દ્વારા જે કર્મને જે હેતુથી કહેવામાં આવ્યું હોય એ એનો અનુબંધ છે ફિક્સ થયેલો અનુબંધ એ અનુબંધથી કોઈ કર્મમાં પ્રવૃત્ત ન થાય પણ કોઈ અનેક અનુબંધ મનમાં વિચારીને પ્રવૃત્ત થયો તો પણ એ અનવેક્ષ થયું ને એટલે એવા પછી કર્મનો ભેદ થયો ફલમાં એ લોકોને મળે કઈ નહીં જેમ જે શાસ્ત્ર જે હેતુથી જે કર્મ બતાવતું હોય કે આ કર્મ કરવાથી આવું ફળ થશે જેમ માનો કે એક કર્મ દ્વારા મળતું ફળ પ્રાથમિક છે કે એનું ફલ કોઈ સાયુજ્યાદિ મોક્ષ વગેરે એ ટાઈપનું કોઈ રિઝલ્ટ છે ને તામસી વ્યક્તિ જ્યારે કર્મનું અનુષ્ઠાન કરે તો પોતાના મગજમાં એના અલગ જ પ્રયોજન એની બુદ્ધિમાં હોય તો કર્મને આપણે અહીંયા તામસ કહી રહ્યા છીએ કે એવું કર્મ તામસ થશે એનું ફલ તો કઈ નહીં છે મતલબ જે શાસ્ત્રે બતાવેલું છે એ પણ નહીં થાય અને એણે જે વિચારી રાખેલું છે એ પણ એને નહીં મળે કર્મની તામસતા થઈ રિઝલ્ટ ઝીરો થયું એ બાપ એ તો થોડું જટિલ છે એવું કહી શકું એટલે ભગવાને આગળ અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ એમ ત્રણ કયા છે કોઈ વખતે ઇષ્ટ ફલ થાય કોઈ વખતે અનિષ્ટ થાય કોઈ વખતે મિશ્ર ફલ થાય હવે કયું સ્પેસિફિક કોઈ કર્મનું દૃષ્ટાંત અને એના પાછળ એના મનમાં રહેલી કઈ જાતનો મોહ છે એને આપણે જ્યાં સુધી નિશ્ચિત ન કરીએ ત્યાં સુધી એનો જનરલ આન્સર આપવો મુશ્કેલ છે આપણે એટલું બહુ બહુ તો કહી શકીએ મિશ્ર ફલ થશે એમ જેટલા પણ દૈત્યોને વરદાન અપાયેલા છે જે પણ જેમણે એટલા તપ વગેરે કર્યા છે તો આરંભમાં એમને એનાથી આધિપત્ય મળ્યું હોય સમૃદ્ધિ મળી હોય એવું દ્રષ્ટાંત મળે છે અંતમાં નાશ થયો છે હવે તમે આરંભનો કાલ ગણો એ તો બહુ સારો એવો લાંબો છે આપણા જેવા તો કેટલાય જન્મ થઈ જાય એટલું તો એ લોકોએ ઓલરેડી ભોગવી ચૂકેલું બહુ લાંબો સમય એમને સુખ મળેલું છે એને એ દૃષ્ટિકોણથી કુલ ફલનું કાઉન્ટિંગ કરીએ તો મિશ્રમાં આપણે ગણીશું અંતનો વિચાર શું કે અનિષ્ટ કહેવાય કઈ રીતે આપણે વિચારીએ છીએ સંવનવાદી ઉત્સાહ જીતુસાહ સમન્વિત સિદ્ધ સિદ્ધય સિદ્ધો યો નિર્વિકાર કરતા સાત્વિક ઉચ્યતે શ્લોકાર્થ સંગથી રહિત અહંકારથી રહિત વૃત્તિ અને ઉત્સાહ વાળો સિદ્ધિ તથા અસિદ્ધિમાં વિકાર રહિત એવા કરતા સાત્વિક કહેવાય છે વિવેચન અહીં ત્રણ શ્લોકથી છવ્વીસ થી અઠાવીસ તત્વ વગેરે વગેરે ગુણોના ભેદથી ત્રણ પ્રકારના કર્તાનું નિરૂપણ કરે છે જે કરતા સંઘ એટલે કે આસક્તિ રહિત હોય જેને હું કરતા છું એવું અભિમાન ન હોય અને જે ધૃતિ તથા ઉત્સાહ વાળો હોય તથા કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં વિકાર રહિત હોય તે સાત્વિક સાત્વિક કહેવાય છે એટલે હવે છવ્વીસ થી અઠ્યાવીસ ગુણાના ભેદથી સત્વને એ કરતાના ત્રણ પ્રકારના કર્તાનું નિરૂપણ એ કરે છે અને એમ કહે છે કે જે જેને જેને આસક્તિ ના હોય અને જે હું કરતા છું આ કર્મનો એવું અભિમાન ના હોય અને જેને ધીરજ વાળો અને ઉત્સાહ વાળો હોય હોય અને વિકાર રહિત હોય તે સાત્વિકી કહેવાય છે એમ એ કહી રહ્યા ધીરજ ધીરજ ધીરજ ધૃતિ એટલે ધીરજ ધૈર્ય ધૈર્ય આરોપ

એટલે અહીંયા સિદ્ધિ અને અસિદ્ધિમાં વિકાર રહિત કીધું છે ને એમાં જેમ સંગથી રહિત છે અહંકાર રહિત છે એટલે પોતાને કરતા નથી માની રહ્યો જેમ કર્તવ્ય બુદ્ધિથી કરી રહ્યો છે ધૃતિ અને ઉત્સાહ વાળો છે હવે એમાં સિદ્ધિથી સકામ એવો જ અર્થ લેવો કે કોઈ પણ કર્મ દ્વારા જે મોક્ષ પ્રાપ્તિની કોઈ ઈચ્છા રાખી રહ્યો છે નિષ્કામ કર્મોને કર્તવ્ય રૂપ માનીને કરી રહ્યો છે એને પણ કાઉન્ટ કરી कि सफल થાય તો ઠીક સફળ ન થાય તો ઠીક મને કઈ ફરક ન પડે એવું કેમ કરું હું અમારું ભી લખી કી છັດ માન લે ચશ્માથી દેખાઈ જશે અમે પણ કરો વિચાર તો કરો વિચારણીય છે પ્રશ્ન સાત્વિકતા જે છે ને એ રાજસ અને ત્રણેય ગુણોની એક સંતુલિત અવસ્થા છે સંતુલન સામાન્યતયા સિદ્ધિ પ્રાપ્ત હોય સિદ્ધિ પ્રાપ્તિની કામના હોય એની અંદર ઉગ્ર પ્રયાસ હોય અસિદ્ધિની આશંકા મનમાં હોય તો હતાશા હોય અપ્રવૃત્તિ થઈ જાય પણ સિદ્ધિ અને અસિદ્ધિ આ બંનેને લક્ષ્યમાં ન લઈને કાર્યમ ઇત્યવ યશ કર્મ આ તો કરવાનું જ છે સિદ્ધિ ભાવ ચાહે ન ભાવ એ જાતનો જે કર્મમાં આગ્રહી છે કર્તવ્યપરાયણતા છે સાત્વિકતા છે એ અર્થમાં અહીંયા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન કેમ કે કર્મ હોય તો સ્વાભાવિક છે કે મનમાં એના પરિણામના વિચારો ચાલતા હોય શું મળશે શું નહીં મળે એટલે અને જ્યાં સુધી અહીંયા જે કર્મનું નિરૂપણ છે એ શાસ્ત્રીય કર્મ છે જેનો તત્કાલ કોઈ ફલ આપણને દેખાતું નથી દેખાવાનું પણ નથી એ સ્થિતિમાં જે સિદ્ધિ અસ્થિતિમાં સમાન હોય એ જ કર્મમાં ટકી રહી શકે અન્યથા કર્મમાં શ્રદ્ધા રહી શકવી બહુ મુશ્કેલ છે એતો છોટી જાય કરવો અથવા તો પુટપાંકાઈ ઉદ્રવ બીજો પ્રયાસો નિરમન છે લાગી જાય એટલે જેમ સિદ્ધિ અસિદ્ધિ માંડા માન કેતી હતી કે જ્યારે જેમ કોઈ કર્મ પ્રવૃત્તિ થાય તો તે સમયે એ કર્મ જેવી રીતે શાસ્ત્ર માં ની વિધિ બતાડી હોય તે રીતે એનું કમ્પ્લીશન તો કોઈ પણ મનમાં રાખે જો એટલે અસિદ્ધિ નો ડર તો હોય જ ને કે ચાલ અસફળ ના થઈ જાય કેય ભૂલ ન થઈ જાય કર્મ નિષ્ફળ ન જાય નિષ્ફળ મતલબ મને આ કર્મ કે રિઝલ્ટ જોઈએ છે એવું ન હોય પણ આ જેવું લખેલું છે એવું કમ્પલીટ થાય એવું તો મનમાં હોય ને વિચાર છે કેમે અહીંયા સિદ્ધિ શબ્દના અર્થમાં નહી લેવો જોઈએ અહીંયા સિદ્ધિ અને આ સિદ્ધિએ કેવળ ફળના સંદર્ભમાં છે કમ્પ્લીશમેન્ટ જે છે કર્મની સાંગોપાંગ કા છે એ જ દી વાત છે અને कांग न हो पर अफल थाय कांग हो तो सफल थाय फल तरफ दृष्टि हो जुदी बात उदर से રાગી કર્મફલ પ્રેમસુ લુપ્તો હિંસાત્મકો શુચિ હર્ષ શોકાન્વિત કરતા રાજસ પરિકીર્તિત શ્લોકાર્થ રાગવાળો કર્મફળની ઈચ્છાવાળો લોભી હિંસા કરનાર અપવિત્ર તથા હર્ષ અને શોક વાળો કરતા રાજસ કહેવાય છે રાગ એટલે આસક્તિ વાળો ફળની ઈચ્છા રાખનાર લોભી પરને પીડા પીડાવા રૂપ હિંસા કરનાર અશુદ્ધ અપવિત્ર રહેનારા તથા કર્મના સારા ફળથી હર્ષ અને અનિષ્ટ ફલતી શોક કરનારાને કરતા રાજસ્વ એટલે આ બધા એના જે રાજસ ગુણો વાળા છે એમના એના ગુણો કયા કે આવો હશે તાબ એ એ કરતા રાજસ કેવા હશે એ આસક્તિ વાળો હશે રાગમાં ફળની ઈચ્છા રાખનાર હશે લોભી હશે પર પીડાવા કરનારમાં હિંસા કરનાર હશે અશુદ્ધ અપવિત્ર એવા સારા ફળથી હર્ષ અને હર્ષ અને શોક રાખનાર હશે તે કરતા રાજસ કહેવાશે એમ આને જેટલા પણ કર્તાની કેટેગરીમાં સાત્વિક રાજસ તામસ કયા છે તો રાજસના કે તામસના અંદર જે નિરૂપણ થયેલું છે એની તુલનામાં સાત્વિકતાના લક્ષણોને તપાસવા જોઈએ જેમ અહીંયા લુપ્ત કયો

પ્રાપ્ત છે એનાથી અધિક એનાથી અધિકની કામના છે કર્મ દ્વારા તો વિહિત ફલ જ મળવાનું છે એમાં લોભ નો પ્રશ્ન છે એટલે ફલાકાંક્ષતા જે છે એમાં જેમ કેવું છે કે બધા કર્મ જેમ આપણે જાણીએ છીએ કે ફલનું કથન કરતા નથી પણ તેમ છતાં પણ જે ફલપ્રેપ શું છે એના મનમાં એવા નાના નાના કર્મ સંબંધમાં પણ કોઈને કોઈ ફલની આકાંક્ષા બનેલી રહે જેમ પશુઓ હોય બિલાડી કૂતરા વગેરે હોય જેને આપણે પાડતા હોઈએ કે ગાય જેવા પશુ હોય એમને પણ એમનો મુખ્ય દ્રષ્ટિ એ હોય કે યા તો આપણે એનો માલિક કે પાડનાર મળે ત્યારે એને કંઈક ખાવાનું આપે કાં એને લાડ પ્યાર પૂછતાછ કરે જ્યારે પણ આપણે દેખાઈએ ત્યારે એના અંદર એ લોક બહુ પ્રબલતાથી જોવા મળે ઉછળી પટપટ આવે આપણા તરફ આવીને ઘસે આપણે ચાટે એ બીજી ફલપ્રેક્ષુતા છે એ પ્રતીક્ષા દરેક વખતે એમની આકાંક્ષા ભલે એ જાતની હોય પણ એને પાડનારનો દરેક વખતે મૂળ એવો હોવો જરૂરી નથી કે એને રિસ્પોન્સ આપે પણ જે કારું ફલક પ્રેમ શું છે રાજસ્મૃતિ વાળો છે એના મનમાં એમ થાય કે ચલો સંધ્યાનું સંધ્યા કર્મનું કોઈ આખું એક ફળ હશે તો હશે પણ એક આચમનનું પણ અલગથી નાનું નાનું ફળ મળી જાય તો સારું તો એના આર્ટમાં પણ એના અંદર એ વૃત્તિ દરેકમાં સલકાતી વૃત્તિ અને અશુદ્ધ અપવિત્ર રહેના ક્યાં છે અશુચિ અપવિત્ર તથા હર્ષ અને શોક વાળો અપવિત્ર હોય તો કેવી રીતે કરવી સફળ થાય સફળ થાય કે ના થાય પણ એ તો જે કરતા છે એની વર્ણન કરવામાં આવી રહ્યું છે એની અપવિત્રતા કર્મ ઉપર ના અસર કરે કરે એ જ કહું છું તો પછી કર્મ ફળ મળે કેવી રીતે ન વર્ણન કરવામાં આવી રહ્યું છે તો એને કરતા કેવું શું જરૂરી છે પછી વ્યક્તિ હોય એમ નહીં કરતા એ આવું હોવું જરૂરી હોવું જોઈએ એવો આશયથી આ નથી કહેવામાં આવી રહ્યું છે રાજદ્વાળા છે એ આ જાતના હોય છે એમ કહેવા માંગે હું એ જ કહું છું કે જો એ વ્યક્તિ આવો અપવિત્ર હોય અને કોઈ કર્મ કરતો હોય તો એ કર્મ સફળ તો થવાનો નથી પવિત્રતા સફળ નથી થવાનું તો એ એને એક તો કર્મફળની ઈચ્છા છે લોભી છે એવી વૃત્તિ છે એના મનમાં તો એનાથી કર્મ પણ એ રીતે થવાનું છે જેવો કરતા છે આ બધા એકની અંદર હોવા જરૂરી નથી માની લો કે છે જો કોઈ અપવિત્ર કરતો નહીં સફળ નહીં એ વાત આવે છે ને ગયા તો એમને તકલીફ થઈ ગઈ હર્ષ અને અતિ હર્ષ અતિ શોક એ તાત્પર્યમાં સમજવું જોઈએ સાધારણ હરક શોખ તો મનુષ્ય માત્ર ના અંદર હોય પણ અહીંયા આ બધાને જ હોય આને ફરીથી જે સાત્વિક છે તુલનામાં આને લેવાનું છે જે આગળ કહ્યું ને કે સિદ્ધિ અને અસિદ્ધિમાં નિર્વિકાર છે તો આ કેવો છે વિકાર સિદ્ધિ અસિદ્ધિમાં વિકાર વાળો તો હર્ષરૂપ વાળો ડિસ્કનેક્ટ તો નથી તમારું શું જોઈશું હવે કામ જ કરતા જશે અયુક્ત પ્રાકૃત કરતા તામસ ઉચ્ચતે અયુક્ત પ્રાકૃત શબ્દ સઠ વંચક આળસુ શોક કરનાર તથા દીર્ઘસૂત્રી કરતા તામસ કહેવાય અયુક્ત એટલે શાસ્ત્રીય કર્મ કરવાનો અધિકાર હોવા છતાં જે સેવા કર્મ ન કરતો હોય તેવું પ્રાકૃત એટલે હલકા કર્મ અથવા વિકર્મ કરનાર શબ્દ એટલે વિદ્યા નહીં જાણનાર અથવા કર્મના આરંભમાં શિથિલ સઠ એટલે અભિચાર વગેરે કર્મમાં રુચિવાળો વંચક આરસુ વિષાદ કરનાર તથા કર્મમાં લંબાણ કરનાર કરતા તામસ છે એટલે જે ઉપર કરતાના રાજસ સાત્વિકના ગુણ બતાવ્યા એનાથી આ તામસના બધા ગુણને સાત્વિકથી ઓપોઝિટમાં બતાવ્યા છે કે આ યુક્ત છે આ પ્રાકૃત છે એટલે હલકા કર્મ કરે છે પછી વંચક એટલે છેતરપિંડી છેતરપિંડી કરે કર્મ કરવામાં આરસ નાખનાર છે વિષાદ કરનાર છે કર્મ કરવામાં બી કરતો હોય તો બી આમાં વિષાદ ઉત્પન્ન કરનાર છે એ બધા તામસ કર્મ અભિચાર એટલે શું અભિચાર એટલે અભિચાર અભિચાર વગર કર્મ ચશ્મા ભવતી ચ અભિચાર એટલે શઠ ના અભિચાર કીધું <laughs> કર્મના આરંભમાં એ કર્મનો પ્રકાર છે સઠ એટલે અભિચાર કોઈ શત્રુના ઉપર વિપત્તિ લાવવા માટે એ મંત્રેલું કંઈક દોરો ધાગો મૂકી આવે લીંબુ નાખી આવે આડતું આડતું ફેંકી આવે આપણે બાંધીએ તો તો એ સારું કહેવાય બીજો લીંબુ નહીં <laughs> ના આપણે આપણા ના માને પણ પેલો તો માને ને કે શર્ટ છે એટલે પણ ઠાકોરજી આપણા સ્વામી તરીકે બીજા છે કોઈ એવું કર્યું ચલો આપણા પર મંત્ર તંત્ર દુરા ધગા કોઈ બી શત્રુ ઉતારનો ભાવ આપણા પર લાવ્યા પણ આપણા માટે તો ઠાકોરજી બીજા છે તો એ પછી થાય એની ઇફેક્ટ કે ના થાય જો આપણે સારી રીતે શરણાગત હોઈએ તો ની વાત એવા લોકોની વાત કરું ના થાય ના થાય એટલે કોઈ ગમે એટલો પ્રયત્ન કરે એનાથી શું થાય આપણને વધારે કોન્ફિડન્સ મુસલમાનોને હિન્દુઓના મંદિરોને તોડવામાં મનમાં આટલો પોઈન્ટ વન પર્સન્ટ પણ કોઈ જાતનો સંશય કે ભય ન હતો આપણે કોઈની કબર પણ ઉપાડીને એને ખોદીને બીજે કે નાખવી હોય ને તો આપણે ટાટિયા આપણી પ્રકૃતિ એ જ એમને પોતાના અલ્લાહ ઉપર એટલો ભરોસો છે દીર્ઘ સૂત્રી होता है થાય છે દેખેંગે પૈસા હોય એમ નહીં બાબુ શાસ્ત્રીની વાત એટલે જે કામ મિનિટોમાં થતું હોય એ કલાકોમાં કરે હારશું એટલે એટલે બ્રાહ્મણ કરતા તરીકે કરે છે તરફથી કરવા આવનાર બુદ્ધે ભેદમ ધૃતિશ્ચૈવ ગુણાતસ ત્રિવિધમ શુણુ રોચ્યમાનમ અશેષેન પૃથકત્વમ ધનંજય હે ધનંજય ગુણને લીધે બુદ્ધિના તેમજ ધૃતિના ત્રણ પ્રકારના ભેદ સંપૂર્ણ રીતે જુદા જુદા કહું છું તે સાંભળ કર્મના ત્રણ પ્રકારના ભેદ કયા છવ્વીસ થી અઠ્યાવીસ તેથી જ્ઞાતાના ત્રણ પ્રકારના ભેદ કહેવાયા કર્મના ત્રણ પ્રકારના ભેદ ગયા ત્રેવીસ થી પચીસ તેથી જ્ઞેયના પણ ભેદ કહેવાયા હવે કરણના ભેદ કહેવા માટે નિશ્ચયાત્મક બુદ્ધિના તથા ધૃતિના ત્રણ પ્રકારના ભેદ કહેવાની પ્રતિજ્ઞા કરે છે પછી ત્રણ શ્લોકથી બુદ્ધિના અને ત્રણ શ્લોકથી ધૃતિના ભેદો કહે છે એટલે આગળ જ્ઞાન જ્ઞેય અને પરિજ્ઞાતાના ભેદ થઈ ગયા હવે બુદ્ધિ વિશેના ત્રણ ભેદો આગળ કહેવા માંગે છે કરણ પ્રવૃત્તિ છે નિવૃત્ત છે કાર્ય કાર્ય બે વાર જો કર્મના ત્રણ પ્રકારના ભેદ થયા છવ્વીસ થી અઠાવીસ એ ભેદ પ્રકારે જ્ઞાતાના ભેદ અને કર્મના ત્રણ પ્રકારના ભેદ થયા ત્રેવીસ થી પચીસ જ્ઞેયના ભેદ ભેદ થયા તેથી જ્ઞેયના પણ ભેદ કહેવાયા જ્ઞાતાના જ્ઞેય બે ભેગું કીધેલું છવ્વીસ થી અઠાવીસ કર્મના જ્ઞાતા ના તેનાથી આપણે અત્યારે કર્યા ને હમણાં જ કર્યા કરતા પ્રવૃત્ત નિવૃત્તિ ચ કાર્ય કાર્ય ભયા ભય બંધમ મોક્ષમ ચયા વેતી બુદ્ધિ સા પાર્થ સાચી હે પાર્થ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય અને અકાર્ય ભય અને અભય તથા બંધ અને મોક્ષને જે જાણે છે તે સાત્વિકી છે પ્રવૃત્તિ એટલે અભ્યુદયના સાધનરૂપ ધર્મ અને નિવૃત્તિ એટલે મોક્ષના સાધનરૂપ છે વગેરેને જે બુદ્ધિ યથાર્થ રીતે જાણે છે તે સાત્વિકી છે બુદ્ધિ મનથી પર હોવાથી તેને અહીં જાણનારી કહેલી છે એટલે અહીં બુદ્ધિને નિશ્ચયાત્મક તરીકે જણાવી છે મન તો સંકલ્પ વિકલ્પ કરી શકે છે પણ બુદ્ધિ છે એટલે નિશ્ચયાત્મક આ રીતે અભ્યુદયને આ નિવૃત્તિથી મોક્ષ મળશે એ નિશ્ચયાત્મક બુદ્ધિ જણાય છે એટલે એને સાચું કહેવાનું એટલે લૌકિક આપણો ધર્માર્થ કામ તે સમય મનથી પર હોવાથી તેને જાણનાર એટલે મન સંકલ્પ કરે ને બુદ્ધિ જાણે એવું થતું મન તત્વ પરા બુદ્ધિ મન થતા શ્રેષ્ઠ છે પર એટલે એ જાતમાંથી લખ્યું છે કે તેને અહીં જાણનારી એટલે કહીએ બુદ્ધિ મનથી શ્રેષ્ઠ કેમ કે મન જાણતું નથી કેવળ સંકલ્પ વિકલ્પ કરે બુદ્ધિ નિશ્ચય કરી દીધું જાણવું એટલે અવેરનેસ કે સેન્સેશન તો બંનેને છે પણ આને અનિશ્ચયાત્મક સેન્સેશન છે નિશ્ચયાત્મક છે ધર્મ અધર્મ ચ કાર્ય ચાકાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ टी सहा पार्थ राजसी શ્લોકાર્થ હે પાર્થ જેનાથી ધર્મ અને અધર્મ ને તથા કાર્ય અને અકાર્યને ખોટી રીતે જાણે તે બુદ્ધિ રાજસી છે આના આગળના શ્લોકમાં આપણે જે સાત્વિક બુદ્ધિ વિશે જાણ્યું હવે અહીંયા રાજસી બુદ્ધિના લક્ષણ આપેલા છે કે જે ધર્મ અને અધર્મ તથા કાર્ય અને અકાર્યને ખોટી રીતે જાણે છે તેને રાજસી બુદ્ધિ કહે છે નિવેચન ધર્મ અધર્મ કાર્ય અને અકાર્ય ને જે બુદ્ધિ માણસ યથાર્થ રીતે જાણતો નથી એટલે જેવા તે વસ્તુતા છે તેવા જાણતો નથી પરંતુ બીજા પ્રકારના જાણે છે તે બુદ્ધિ રાજસી છે ને એ રાજસી બુદ્ધિના લક્ષણ કીધેલા છે કે ધર્મમાં એટલે શાસ્ત્રમાં ધર્મ અને અધર્મ વિશે શું કહેલું છે એ એને ખ્યાલ નથી એટલે એને ખોટી રીતે જાણી રહ્યો છે એ એવી બુદ્ધિને રાજસી બુદ્ધિ કહે છે અધર્મમ અધર્મમ ઇતિ તમને પૂછું સંભાવના ઓછી છે ખોટું એટલે જે વસ્તુ જે જેવું છે એવું જાણવું જોઈએ એવી રીતે નથી જાણતો એમ બીજી રીતે જાણી રહ્યો છે એમ કે શાસ્ત્રમાં આપણે અમુક વસ્તુ કરવાની કીધેલી હોય કે તમારે આમ કરવું જોઈએ પણ એ ઉપર છેલ્લું જાણતો પણ એ એકચ્યુઅલી કેવી રીતે ડિટેલમાં કરવું જોઈએ જાણતો નથી એમ અધકચરું જાણે છે ઊંઘે પછી માં આપેલું છે એટલે પછી રાજેશનું ભેગું ના થાય એટલે પછી એને અધકચરું એવી એટલે અહીંયા લખેલી વસ્તુ તો એ જાણતો નથી યથાર્થ જાણતો નથી એ હા એવું છે અધર્વમ ધર્મ અધર્મમ ધર્મમ ઇતિ યામન્યતે તામસાવૃતા સર્વાઠાન વિપરીતાશ્ચ તાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી શ્લોકાર્થ હે પાર્થ અજ્ઞાનથી વિટાયેલી જે બુદ્ધિ અધર્મ ને ધર્મ અને સર્વ અર્થોના ઉલટા માને છે તે તામસી છે હવે અહીંયા તામસી ના ગુણો કીધેલા છે એટલે આપણે સાત્વિક બુદ્ધિ વિશે જાણ્યું પછી રાજસી બુદ્ધિ અને હવે તામસી બુદ્ધિ એટલે જે છે એનાથી ઊંધું જાણે છે વિપરીત જાણે છે એ તામસી બુદ્ધિ છે એટલે આવી ગયું ને હા ઉલટો અર્થ અયથાવત અને વિપરીત પછી ભેળસેળ કરી દીધી તાણસ માટે કઈ બચશે <laughs> થોડા અર્થ બચાવવા હા કલ્પેશભાઈ હા હા બેના ભેદ હવે આપણે કઈ રીતના આજે અહીંયા ઉપર કહ્યું કે રાજથી અને તામસી હા બે જે ધર્મમાં આપણને જે કરવાનું કીધેલું હોય ધારો કે શાસ્ત્રમાં જે કીધેલું હોય જે આપણે એ બરાબર સાંગોપાંગ જાણીએ તેને સાત્વિકી બુદ્ધિ કે પણ આપણે જે કચરું જાણીએ એને એનો સંપૂર્ણ અર્થ ના જાણીએ કે એ તમારી રાજસી બુદ્ધિ થાય પણ એનો ઉલટો અર્થ કરીએ તો એ થઈ તમારી તામસી બુદ્ધિ ના તો રાતથી ઉલટું ના કરી શકે યથાર્થ નથી જાણતો અને એ પણ એ પણ તો ઉલટું કરી શકે છે ને રાતથી પણ ઉલટું કરે છે ઉલટું થઈ ગયું એટલે આખી તામસી બુદ્ધિ થઈ ગઈ ને જે જે મિનિંગ નીકળે છે એનાથી ઉલટો મિનિંગ કરે એટલે તામસી બુદ્ધિ થઈ ગઈ એટલે આ આ નિયમ થોડો ઘણો સાચો કરે છે રાતથી એવું કહી શકીએ આપણે એની પૂરેપૂરો સો હા યથાર્થ અને ઉલટું વાત એમાં શું ભેદ છે મારે જરી જાણવું છે યથાર્થ એટલે કે સાંગોપાંગ જેને કહીએ એ સાંગોપાંગ ના જાણતો હોય અને અટકચરું જાણતો હોય કારણ કે આ બુદ્ધિનો વિષય છે એટલે જે વસ્તુ કીધેલી છે શાસ્ત્રમાં એને સંપૂર્ણપણે ન જાણતો હોય હલો એને સંપૂર્ણપણે ન જાણે પણ થોડી ઘણી એને સમજ પડે એ પ્રમાણે એ ફોલો કરતો હોય અને વિરુદ્ધ એટલે જેને બિલકુલ જે વસ્તુ જે છે એનાથી ઊંધું સમજી આપવું એ આ તમારે તામસી બુદ્ધિમાં આવશે જી હવે ધૂતિ વિશે આવે છે એ આગળ કોણ મારો છે ધૂતિનો મારો પછી બે પછી तृतीया यया धारयते मनः प्राणेन्द्रियक्रिया यो योगेन न अविविचारिण्या धृति सा पार्थ सात्विकी श्लोकात हे पार्थ યોગીથી અવ્યભિચારની ધૃતિથી જે મન પ્રાણ તથા ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે તે સાત્વિકી ધૃતિ છે ધ્રુતિ એટલે દેહ વગેરે ધારણ કરવાની ક્રિયા સાત્વિકી ધૃતિ કોને કેવી તે કહેલું છે એટલે પાછળના ત્રણ શ્લોકોમાં આપણે કરણમાં જે પહેલી બુદ્ધિ જે ત્રણ પ્રકારની બુદ્ધિ જે સાત્વિક રાજસ તામસ બુદ્ધિની વાત કરી હવે અહીંયા ધ્રુતિની વાત ચાલે છે તો અહીંયા આ શ્લોકમાં ધ્રુતિના ગુણ શું હોય છે તે સમજાવે છે કે જે યોગથી ધ્રુતિ ધૈર્ય ધારણ કરે છે તેનું મન એકદમ સંયમ વાળું હોય છે પ્રાણ સ્થિર હોય છે અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરેલો હોય છે તે સાત્વિકી ધૃતિવાળો છે એમ કહેવાય છે આ એના લક્ષણો છે બે અર્થ થી એટલે એટલે ધૈર્યથી જ થયું ને યોગથી ધૈર્ય આવશે એને મન કંટ્રોલ કરશે પ્રાણ સ્થિર રાખશે અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરશે દલીલ કરે એ જે આપણા અંદરની જે ફેકલ્ટી છે એ ત્રુટિ છે કારણ થઈ ગયું ને જેનાથી આ બધાને સંકલન થાય છે એ જે છે વૃત્તિ આપણી એ વૃત્તિ છે પણ બુદ્ધિમાં જ ન ગયું નિશ્ચયાત્મિક વૃત્તિનો જે ભેદ છે એટલે કહ્યું ને બુદ્ધિર વેદમ ધૃતેશ્ચૈવ આગળ એ વાત કહીને આવે ને ભગવાન બુદ્ધિનું જે ડિપાર્ટમેન્ટ તરીકે મન પ્રાણ ઇન્દ્રિયોની ક્રિયાઓને તો પાછી નિશ્ચયાત્મિકા વૃત્તિ તરીકે બુદ્ધિ જે ધારણ કરે ને એટલે યૌગિકી પ્રક્રિયામાં એ ધૃતિનું ઇમ્પોર્ટન્સ વધારે છે સામાન્ય રીતે આપણને અંતઃકરણ છે એનાથી આ કામ પતતું હોય છે પણ અંતઃકરણની અંદર જ્યારે યૌગિકી પ્રક્રિયામાં આપણે થઈએ તે વખતે આપણી બહિર્ગામી વૃત્તિઓને અંતર્ગામીની જ્યારે આપણે કરી રહ્યા છીએ તે વખતે એનું સંકલન કરવું આવશ્યક બને છે ત્યારે ધારણાની જે પ્રક્રિયા છે એ અહીંયા વૃત્તિના રૂપમાં કહેવામાં આવે છે એટલે યોગેના અવ્યવિચારિણ્યા એ ભગવાને વિશેષણ મૂક્યું છે ધારણા જયા તું ધર્મ કામાર્થાન તૃત્યા ધારયતીર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિ સા પાર્થ રાજસી હે પાર્થ જે ધૃતિથી ધર્મ કામ અને અર્થ નું ધારણ કરે છે અને પ્રસંગે ફળની આકાંક્ષા રાખે છે તે રાજસી વૃત્તિ છે વિવેચન જે વૃત્તિથી ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગને ધારણ કરે છે અને હું કરતા છું એવી આસક્તિ રાખી ફળની આકાંક્ષા રાખે છે તે રાજસી વૃત્તિ છે જયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદનેવ છે જેવા એટલે રાજસી વૃત્તિ સકામ ધારણા એમ સકામ ધારણા છે રાજસ મયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ છે ન વિઘ્નુચ્યતિ દુર્મેદા શ્રુતિ તા પાર્થ તામસી એ પાર્થ દુર્બુદ્ધિવાળો જેનાથી નિંદ્રા ભય શોક વિષાદ તથા મદને થતો નથી તે ધૃતિ તામસી છે અહીંયા એવું કે યોગથી હવે વિચારી જે મૌન પ્રાણ તથા ઇન્દ્રિયોની ક્રિયાઓ છે તો એ રાજસ અને તામસ એ લોકો બી મૌન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને તો ધારણ કરશે પણ એમાં એકમાં પ્રાણ આવશે એકમાં તામસ સ્થિતિ આવશે એકમાં અવ્યાભિચારી અવ્યાભિચારી સ્થિતિ સાત્વિક સાત્વિક સુખમ ત્રિદાની ત્રિવિધમ ગુણુ ને ભરતર્ષભ અભ્યાસાદ રમતે યત્ર દુકાનંત દુકાંતચ નિગચ્છતિ ભરત હવે મારી પાસેથી ત્રણ પ્રકારનું સુખ સાંભળ જેમાં અભ્યાસથી રમણ કરે છે અને દુઃખના અંતને પામે છે વિવેચન હવે ત્રણ પ્રકારનું સુખ કહેવાની પ્રતિજ્ઞા કરે છે આ સુખનો દીર્ઘ સમય સુધી અભ્યાસ રાખવાથી તેમાં ઘણી રતિ પ્રાપ્ત કરે છે અને સંસારના દુઃખનું દુઃખના અંતરે પામે છે આગળ પણ તમારું છે સુખનો આખો પાછું ફરી પાછું ત્રણ નો બેસી જશે સાત્વિક રાજસ્થાન એક જ વ્યક્તિ મળશે સારું છે વિનયનું એકદમ કડકડાટ થઈ પ્રશ્ન કોઈ કરે જ નહીં સમજ પડી ગયો અમને પણ લાભ આપો થોડો કોમેડી શો થાય <laughs> કોઈ પૂછતું હતું કઈ lo